થાય લક્ષ આવે ત્યારે થાય ને ગુજરાતમાં જે બોલ્યો ને લક્ષ આવે એ પોતે થઈ બોલે છે થઈ બોલે છે થઈ બોલે છે શું ખાતરી કે આપણે પૂછીએ કે તમને ક્રિશ્ચન તો એ ખાતરી છે કે સુધારમાં છે ખાતરી કઈ ખાતરી તમારી ના સુધારમાં શું ખાતરી વિષ્ણુ દીપો ભાર ઉઠી ગયો ને વિષ્ણુ પ્રેમ ઉઠી ગયો ને એટલે સિદ્ધાર્થમાં થયા એની ખાતરી આપણે સિદ્ધાર્થમાં થઈને સિદ્ધાર્થમાં બોલો એની પોતાની જે માન્યતા છે તે તમારી માન્યતા સિદ્ધાર્થ એ માન્યતા દ્રઢ થઈ એને આ લારક્ષક દઈશું એ માન્યતા છે પણ આપણે એને કહ્યું પૂછીએ કે આ ખરી છે તો ઘાસ છે અને માન્યતા છે એ જ ખરી વાત છે એ માન્યતા છે આપણે એવું ને માનવાનું ખરું કોને કહેવાય ભગવાન મને અંદર વિષય કે હું સિદ્ધાર્થમાં તૈયાર થઈ ગયા થઈ ગયું થઈ ગયા આ તો આ તો બહુ ઊંચું પદ ઘણું ઊંચું પડશે આ તો એવું છે કે એકદમ આપણે હાથમાં આવી એટલે આમાં સમજાય નહીં લીધમાં લીધમાં બેસી દઈએ તો શું ખબર પડે એટલે ચડીને તો સાયકલિંગ દઈએ કે વખતે ચડીને દઈએ ખબર પડે કે કેટલા પેડલ મારો પડે ને આવું અમારે દાખલો સમજી પડવો એટલે લાલચંદ્ર શું માને ઘરે ખરેખર નથી એ ખરેખર એ લાલચંદ્ર નથી પણ એની માન્યતા છે એ જ ખરેખર શું કહ્યું અને શુદ્ધાર્થમાં તો માન્યતા નથી શુદ્ધાર્થમાં સુધી ખરેખર હકીકત છે તમને એમ લાગે મારી માન્યતા બેઠો છે એનું શું કારણ માન્યતા દેહમાં હતી તે તૂટી પણ મનમાં આવી જાય છે કે હજુ આમાં રહેશે ને આમાં હશે એવું મનમાં શંકા રહે આમાં કશું નથી આ એનું કામ કરેલું છે એનું કામ કરેલું છે પોતપોતાના કામ કર્યા કરે પ્રકૃતિ પ્રકૃતિ સ્વભાવ કર્યા કરે છે આત્મા આત્મ સ્વભાવ કર્યા કરે શું કહ્યું એનો સ્વભાવ જ કર્યા કરે છે બે જુદા પાયા એવું નથી લાગતું તમને અનુભવમાં આવ્યું એવું જ છે તમારે બે જુદું કામ કરે તો આ એવું છે ને સાયકલ પર ગયા હોત ને તો ખબર પડે કે કેટલા સહેલું લાગે એ કૃપા કરવી પડશે કૃપા વિના આરો નથી આવે એવું કૃપા કરવી પડશે એ વિના આરો આવે એવું નથી કૃપા તો છે બધું એને તમારે એ બહુ મનમાં રાખવાની નહીં બહુ મનમાં કઈ નથી મનમાં નિશ્ચિંતા છે મનમાં ચિંતા નથી દાદા આજ રેકર સાંભળી આજે રેકર સાંભળી પરમ વાત થઈ નહી ઓબ્લાઇન્ડિંગ થી શાંતિ રહે ઠંડક રહે જાગૃતિ નો રહે ત્યાં વહેલા આવીને આજે રેકર સાંભળી બધી એટલે પરિણામ ના પામે એટલે હવે મહત્વનું તો આ છે મહત્વનું નથી અને ગરમ પાણી બોળી સલાઈ ચાલો તો બેમાં આ પાણી ફેરમાં ફેર પડી જાય છે તો અમારે કેટલું બધું એટલે આ અમને તો રાત દાડો કોનું કશું સૂચના થાય કોને કશું એ થાય એમાં એટલે હું તેને આયા કાપી જાણતો પણ કુદરત કુદરત દુકાન સારી છે કે સમજવાની શક્તિ બહુ ઊંડી છે શું કહેવા મારું કે પાણી સમજે સમજવાની શક્તિ બહુ સારી બહુ સારું કે ને આ તો મુશ્કેલી તમારે જાગૃતિ મનમાં ના રાખશો ને તમને ના કહ્યું પછી મનમાં ના રાખો છે આ સાંભળ્યો થોડી ખબર પડે દાદા એના કરતા લુચ્ચા માણસ ને જાગૃતિ રહે ને બહુ રહી ભરતા થાય એકદમ જબરજસ્ત કરી દે અને પછી જબરજસ્ત આ બધું આવું બધું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન એટલે એવું કઈ એ બનવા રાખવું નહીં કે આ બધાને જાગૃતિ જ્ઞાની પુરુષનો કૃપા અને એમનો આશીર્વાદ એને કશું કરવાનું ના હોય અને ખાલી સમજવાનું છે જાગૃતિ નહીં રહે સમજવાનું સમજમાં તો થઈ જાય ને બધું સમજવાનું સર છે ઘણા માણસો કરતા વધારે ઊંડી સમજ આપણે કશું કરવાનું નથી સમજે સમજ કૃપા છે સમજી સમજીને કરી દેવાનું શું સમજવાનું છે સમજાય છે દાદા પણ થયો હોય કે લાવ એને દાદા પાસે ચડી ગયો એને કંઈ જ્ઞાન અપાય તો એટલે આવું પારકા માટેનું બધું એની દવા લાયા લે એનું ભરણ એટલે જાગૃતિ બધી ના આવશે આ તો કઈ ટોકો બધું લાગે ને તો જેવું થશે એવું ચાલે આ ટોકો બધું લાગશે કે બહુ સારું કરવા માટે એમ બધા જાગૃતિ આપી દઉં તો કાયદો સારું કરે ને ખરાબ કરે કાયદેસર સારું કરવાના ને ઠંડક રહે જ્ઞાન આપીએ ને તારે એ જે ઠંડક થાય તે પહેલાને જે ખરાબ કરવાના ઠંડક થાય એવા પ્રકારની જુદા પ્રકાર બહુ ઊંચા પ્રકારની એનું એની જાગૃતિ ડાયરેક્ટ જાગી જાય અમની મંદ જાગૃતિ હોય અમને બધા સારી લાગે બહુ સરસ લાગે એને એમને કહેલું એને વધે નહીં રાજકોટ થી કાગળ આવેલો છે ભાઈ નો અને રોકડું રોકડું ફરાવી નાખે આચાર્ય ખબર ન પડે આચાર્ય સમજ ન પડે ત્યાં સુધી એને જાતું માને ના પણ હું કહેવા માંગુ બીજું આપણે રાઈટ બિલીફ બેઠવી રાઈટ બિલીફ રાઈટ બિલીફ તો સાચું જ છે પેલા ખોટાને સાચું માને છે તોય સાચી રીતે વર્તે છે આપણે સાચા ને સાચી રીતે માનીએ ત્યાં બધી સાચી રીતે વસ્તુ છે આપણું તો એક્ઝેક્ટ સાચું જ છે બરાબર છે એટલે આપણે સામા માણસને એમ કહેવું જોઈએ કે હું શુદ્ધાર્થના પદને પ્રાપ્ત થયો છું ભૂખ્યો નહીં મને શું કહેવાનું નહીં ભૂખ્યું હજુ જ્ઞાની પૂછી પાછા આપણા બધા બોલે છે ને તેથી વાત સમજાય નહીં લોકો ત્યાં વાંધો શું આપણે જો માન્યતા છે બરાબર છે પહેલાથી માણસને સમજાય એ તો પછી આપણે કશું બધા પેલા જેવું છે બધું કમ્પેરિઝન થઈ જાય કમ્પેરિઝન ઓલામાં બી આવું છે આવું જે કરીએ ને આપણે બધા ના કહેવું બધા કહેશું બચવાટી પડે એટલે અમે તમને પૂછીએ આટલું ઘણામાં શું શું હોય એવું પૂછે તો વાપરી જવા વાપરી એટલે એના કરતાં આપણે કહેવાય હું હું વિક્ટર છું એ શ્રદ્ધા મારી તૂટી ગયેલી છે તો એ પ્રતિથી મારી ઉડી ગઈ છે હું શુદ્ધાર્થમાં જે સંપૂર્ણ પ્રતિથી બેસી ગઈ છે અને લક્ષ સાથે બેસી ગઈ તો પૂછવાનો મને પૂછતો નહીં પૂછવાનો બધું ના આટલું એક કહી દીધો હોય તો લોકોને સમજાય કે અહીંયા આગળ સાચું સોનું વેચાય છે જાદુ મારી નથી સમજાય છે બરાબર સમજાય કંઈક બોલવું પડે આમ તો બોલતા ના ફાવે તો આવી રીતે બોલે તો બહુ થઈ ગયું બરાબર છે કે બીજું છે તે બીજી પૂછવાની વાત મને પૂછશે નહીં છે હું મને આમ થઈ ગયું છે મારી પ્રતિક્રિયા આમ વર્તે છે મારું લક્ષ આમ એટલે જગત સુધી જાય કે આ જનાર્દી કોનું નથી એના મનમાં ઉમેદ આવે કે આપણે પૂછીએ જો આવું હોય તો આપણે નીકળે એવું એટલી બધી એટલું બધું સ્ટ્રોંગ પોતાનું એ હોવું જોઈએ અને નથી કહેતા નથી કારણ કે પૂછે શું કહીશું આપણે એના કરતાં પોલ વાંકે પૂછે તો કહી દેવાનું કે ભાઈ પૂછવો મને પૂછતો નહીં પહેલે શું ચાલો દાદા પાસે તમે સમજો બધા લોકો સાધનમાં રહ્યા છે સાધ્ય માની બેઠા સાધનને સાધ્ય માની બેઠા સાધનમાં રહ્યા છે અને તેનું અભિનિવેશ થઈ ગયો શું થયું અભિનિવેશ સ્વભાવ જે ના કર્યું તે જ થઈ ગયું અભિનિવેશ થઈ અભિનિવેશ આનાથી એ વિચારક માણસ ને છૂટી જાય ને વિચારક માણસ ને જગ્યા મળે છૂટી જાય એવું નહીં વિચારક માણસ એટલે બાંધી રાખે છે અભિનેશ રાખે છે એવું નથી હોતું એને કોઈ બાજુ બીજો કોઈ રસ્તો ના દેખાય તેમ જ આ રસ્તો બરોબર પતા લાગે છે વિચારક માણસ ભણેલો માણસ કેવું આ ભીતર માણસ રસ્તો બીજો બીજો ભલે નહીં <laughs> એ બધું થાય જે આમ વિચાર એ કે ને એ બોલે છે પોપટનું રામ રામ બોલે ગુણસ્થાનક અને નિશ્ચય ગુણસ્થાનક એવી રીતે એ લોકોએ ભેદ નથી પાડ્યા પાડ્યા ક્રમિકમાં વ્યવહાર ગુણસ્થાનક અને નિશ્ચય ગુણસ્થાનક એવા ભેદ પાડ્યા છે કે નથી પાડ્યા નિયમ જ એવો છે કે વ્યવહાર આગળ ચાલે તો નિશ્ચય પાસે ચાલે વ્યવહાર વ્યવહાર જો ખરેખર થતો હોય તો નિશ્ચય પાંચમાં હોય નિશ્ચય પાંચમાં હોય પણ આ તો બધું ફરી ગયું છે એટલે એમાં કશું કશું રહી જ નથી એ ભગવાન મહાવીર ગયા તેમની સાથે એ ગયું નથી એટલે કપાળદેવ થોડોક બાપ તમને મારી હતી અને એ લોકો જાણે છે એવા કેમ છે છીએ અને નિશ્ચયથી નથી એવું સમજાય એવું સમજાય નથી એવું સમજાય એટલે ભેદ તો ખરા પહેલે જરા મિત્ર ભેદ તો પહેલા સાથે કેવું હતું મારી બોલવાનું કે છઠ્ઠા ગુંઠા આમ રહેલો હોય એ ઘણા ખરા તો પાંચમાં હોય હોય અને થોડાક માણસો નાખો કે જેનું મિથ્યાત્વ જતું નાખો કેવું મિથ્યાત્વ જતું હા ગાઢ મિથ્યાત્વ કેવું અત્યારે ચડી ગયેલો અત્યારે તો ગુંઠાણામાં છે એટલું સારું થયું અત્યારે ગુંઠાણામાં છે એટલું સારું પછી આગળનું ઇનામ નથી થાય એટલું સારું પછી આગળ લીધેલું છે પાછું ગાઢ મિથ્યા તો લીધેલું અવગાઢ મિથ્યા તો કરોડ અવતાર સુધી મિથ્યા તો થયા નહીં એવા અવગાઢ મિથ્યા અવઘાટ અવગાઢ મિથ્યા લાડ મૂક્યા તો તમે પેલા દેખાડો એટલે આપણે જગ્યા પર આસપાસ કરે છે ને એ બધેથી દબાણ આવે તો આમ થાય આમ થાય આમ થાય આમ થાય પણ આમને છોડે નહીં મુખ્યાત્વને છોડે નહીં તમે ગમે તે તબીબી કરો પાણી ઉડાડો ગમે તે કરો અને ઘાટ મુખ્યાત્વ સમજી ગયો તમે એટલા મિત્ર તેના જો સમાન પેટા આમ થાય લાકડી આમ દબાય તેમ દબાય તો દબાણ વચ્ચે વાંચી હોય જાય પણ સામને ના એ અવકાશ એમના અવઘાર ને અવઘાર સિદ્ધંગલ નો અવઘાર પછી અમને અવગાડ પછી ચોપડીમાં તો બધાની ફાઇલો ભેસની હોય ત્યારે સંભાળ વિચાર કરવો પડે કેવું <laughs> પ્રતિકૂળ કસાય છે કેવું પ્રતિકૂળ કસાય અરે આ અનુકૂળ કસાય છે કેવું અનુકૂળ અનુકૂળ આ રાગનું એ અનુકૂળ કહેવાય કેવું અનુકૂળ જયારે છોડવું ત્યારે છોડી શકાય એવું અનુકૂળ વસ્તુ તો હોય અનુકૂળ બહુ જાગૃતિ જાગૃતિ આવી જાય મન થઈ અનુકૂળ મીઠું લાગે બાબા તો મારે તો પહેલા અંદર દર્શન કરવા પહેલું એમનું મેં પેલું એમનું કરો ને ત્યારે પછી બાબાનું કરો ના આપણે જાણીએ એમાં પણ પછી એનો એનો ચાલો પેલા પેલા પ્રતિકૂળ જાગૃતિમાં લાવશે પણ અનુકૂળ જાગૃતિમાં લાવે ને એ અનુકૂળ છે હવે ઉત્તમમાં ત્યાં જવા સુધારી નામ થતા આમ પડી ગયો હોય ઉત્તમમાં એને ઘણું આપડે પાણી ફરીએ ચાલુ ત્યાં તારે પર ઉધે નહીં પણ જો જરાક મારો હાથનો કરો આ ઉઠ્યો કે છે આ ઉઠ્યો કરીને આવું ભેગું છે અને કહે ખરા આવું છે આપણે આવું છે એવું અનુભવ એમનું જ્ઞાન અનુભવમાં બહુ પેલું તો આપણને ખબર પડશે જ હમણાં ખબર પડવાની છે પેલું તો આપણે જાગૃતિ આવશે જાડું બધું છતાં એમની સમજવાની શક્તિ બહુ સારી એ જાણ બીજા બધા પાંચ જણ બેઠા બધા વધારે સમજી ગયા સાચી વાત હોય તે સમજવાની પારકો છે જેમ સુગંધ આવતી હોય સાચા ગીરી જેમ સુગંધ આવે એના જેવું સાચી વાતની સુગંધ આવે આટલું જ કાપી બોલે અનુભવ સંયોગ કરો અનુભવ <laughs> લાગે કાયમ મોહનલાલ મોહનલાલ ખરેખર મોહનલાલ છે હે મોહનલાલ છે નક્કી થઈ ગયું છે નક્કી તો લોકોએ કર્યું છે ને બોલાવવા માટે કઈ નામ તો લોકો લોકોનું બધું નથી લોકો નથી કોકને આંગળી બતાવવા માટે નામની તો જરૂરત છે કોઈ બી હેતુ છે હું તો ભાઈ મારે તો ખરેખર લોકો મોહનલાલ ભૂમ મારે મારે આ પાડવું જોઈએ કે હું છું મોહનલાલ લોકો મોહનલાલ મોહનલાલ આજે ભગવાનનું નામ આપણે સ્મરણ કરીએ કે સહેજાનંદ મહારાજ કે શ્રીમદ કે કોઈ બી નામની તો પેલી જરૂરિયાત છે આપણે કોઈ પહેલાં આખું વિચાર કે આપણે ની મંદિરે જવું છે કોઈ કલ્પના કરો કે શ્રીમદનું મંદિર આવે છે જો એ નામનો ધારણ કર્યું હોય તો આપણે ક્યાં જવાના છે નથી તમે શું ખાલી નથી કર્યું તમે પોતે છું એમ મારે કલ્પના બીજાને માટે મારે ધારણ કરવું જોઈએ કે મોહનલાલ છું છું એમાં ફેરફાર નથી એમ મોહનલાલ એમ તો મારે બીજા માટે પણ નક્કી કરવું જોઈએ ને એમ એના પછી મારા માટે શું છે ભાવના આંતરિક ભાવના જે હોય એ તમે કોણ છો તમારા માટે એક સ્વરૂપ આત્મ સ્વરૂપ જે બાહ્ય સ્વરૂપ કે આત્મ સ્વરૂપ જે તમે ગણતા હો તે જાણવાનું છે આત્મા આત્મા આત્મા અનુભવમાં આવે ચિંતા આપણે કાંઈક થઈએ એ તમને કઈ એવું લાગે છે <laughs> તમને એવું લાગે છે જાય છો તમે કીધું ને આ બધી જંજાળ જાય છો તમે કહ્યું ને કે આપણી જંજાળ જાય તો એના માટે તો આ બધા પુરુષાર્થો છે સંત પુરુષોને મળવાનું કારણ આ બધા એના માટે તો પુરુષાર્થો છે બાકી જંજાળ છૂટે નહીં જંજાળ તો તમે આપણા થઈ જાઓ ત્યાં બધી છૂટવા પડે નુકસાન છૂટે જ નહીં અહીંયા આવવાનો પ્રયોજન માણસ કોઈ બી ગમે ત્યાં જાય પ્રવચન એમ જ હોય કે ઊંચી ભાવનામાં ઊંચી દ્રષ્ટિ આપણે જવું તો જે આવી શકે પછી એમાંથી કેટલું ગ્રહણ કરવું એ પોતા પોતાની શક્તિ ઉપર આધાર છે ફાયદો અહીંયા થયો છે જવાનું છે તે નહીં પાડું પિતા જાય આમ તો દર પછી મારી પડી નાખે હેમરેજ બોલા આવ્યું આટલા બધા ભયમાં જીવાનું જીવવાનું નહીં આવી વધારવાની નિયમ નહીં બરાબર આવી ઘટાડવાના નિયમો પાર વગરના બરાબર તેમાં લોભ ને લાલચ આ લોકો છે તેમાં કોઈ જાડો સરખી રીતે જલ્યો નથી અને બાપના સમજો સરખી રીતે જમ્યો <laughs> પહેલાના કરતા આયુષ વધુ એ લોકો શું કહેતા હતા પેલો આયુષ વધારે નારો ઓછું થઈ ગયું એવું કહેતા અત્યારે લોકો શું કહે છે પેલા આયુષ ઓછું હતું નારો નથી એમ ચડ ઉતર ચડ ઉતર ચાલ્યા કરે છે આયુષમાં હોવાથી વધારે બધા ઘણું સામાન્ય ઘટ થાય તેથી ના થાય એવા પણ સ્વાથી આગળ કોઈ ગયું નથી એવા એવા કાળમાં શું આ ના શું અહીંયા આગળ ગયા શું નિરાતે બધા જમ્યો નથી પાંચરો જમ્યો નથી આ અમદાવાદના શેઠિયાએ પાંચરા જમ્યા નથી એના બાપના અંગે જમ્યો જમતી વખતે ત્રણ આગળ ઉભ્યો હોય અમદાવાદના શેઠમાં જમવા બેઠા હતા તે ભાઈ હું આવી ગયા તમે દેખાણે કહ્યું કેમ તમે બેઠા અમારે બધું આટલું બરોબર છે તમે સમજાવો કારણ કે આ પાંચલું નથી કે હું સમજી ગયો કે આ પાંચલું નહીં આ તમે બધા પાંચ એમના ભાગમાં હોય પાંચલું તમે ને આવી છે એના દેખા અમને પાંચલું જમવાનું હોય જ નહીં મેં દેખાણે કહ્યું હું ગયો પાંચલું જમતા નથી સમજી ગયો તું ઉઠે આવે <laughs> ચાર આવે અહીં લીડર લીધે ઓળખીતા હોય તેમ લીધે સિમલાલ શેઠ સિમલાલ શેઠ કરે પણ અહીંયા આગળ તો મજાસો લઈ ગયા હોય કોઠાને ચારોને કોઈ આપે નહીં જે ખાય નહીં ખાતી વખતે ખબર ના થાય એ માણસ એ માણસ જ કેમ કહેવાય એટલે પછી શેઠાણી કહ્યું કે મેં તેમને કહ્યું મારા શેઠાણી કહ્યું કે તમને એમ કે છે અમી રીતે જમા આ તમારે બકરી પાકી રસોઈ હોય એમ કશું ખોટું શેઠી પણ મારે નથી રહેતું કે થયું મારે સીટ મિલમાં જતું રહેશે તો મિલ તો ખેતી છે બધું હાથ મિલ ખેતી નહીં છે અને આ થાળી તો અહીંયા હાથમાં આવી પ્રાપ્ત થયું છે એનું ભોગવાનું તે રીતે અપ્રાપ્ત કહેવાય પ્રાર્થના ના કહેવાય ને આ પ્રાપ્ત કરે ભોગવાનું મારું ચીજ નથી રહેતું આવી દુકાન જમવાનું બના જમવું હોય આવી અજવારી પડે એના પર જવું પડશે એટલે પાત્રતા ઉત્પન્ન મેં ઠંડક લાગે છે કે બહારના કરતા વાતાવરણની ચોક્કસ પાંચ ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન પ્રેઝન્ટમાં મોજા એટલા લેવાય બીજું કશું ના બીજું કશું ના ના કહીએ છતાં ઉદય કરવો હોય ને વ્યવસ્થિત સાધારણ વાતચીત કરીએ અને બહુ વાતચીત કરવી પ્રેઝન્ટ કરતા માતાજી કહ્યું હવે એ બધા લોક વ્યવહાર છે. શું છે? લોક વ્યવહાર નરસણ બધા સંજોગ મળે તો કરે અને એનાથી દુનિયા સંસાર આપણે ચાલે સંસાર કરે સંસાર આપે છે હવે अपना मन ठीक रहता है अगर मोक्ष मोक्ष में जाने के लिए तो अंदर बैठा है वही भगवान को पीछा ना करेगा અંદર બેઠા એ ભગવાન ગીતા ના પર હોય કોઈ બરાબર બરામાં બરા મહાદેવ અંદર એ બરા મહાદેવ પિતા પિતા महादेव जी का भक्ति नहीं किया कभी किया था तो वो नहीं किया तो बा- बाहर का महादेव जी क्या किया बाहर का भी क्या होता है ऐसे तो हमने शो दिखा रहा है तो उसमें अंदर से कोई भी चीज़ ना अंदर की है ना बाहर की जय सच्चिदानंद। ठीक है ठीक બહાર બહારનું તો બધું દેખાવ છે કે છે ખરી રીતે કશું અંદરનું નથી ને બહારનું નથી इससे बड़ा देव कोई नहीं है। वहाँ तक इसका पीछा ना हो वहाँ तक दूसरा बात है कि ये करना चाहिए इसका पीछा हो जाए उसके ऊपर खराब हो जाए लेकिन महाराज जी पहले तो बाहर का ही कुछ होगा तो फिर अंदर जाएगा ना પહેલા બહાર બહારનું કશું થશે ત્યારે અંદર થશે ને हाँ बाहर का बाहर की कोई चीज देखेंगे तो फिर अंदर प्रवेश होगा ना और अंदर का जो साक्षात्कार हो गया तो काम पूरा होता है बाहर का तो बहुत दिन से करता है दिल से जन्म से करता है उसकी पूरी ये पूरा नहीं हो जाएगा वो तो जन्म जन्म चाल हो जाएगा फिर वो साक्षात्कार कैसे हो कितने जन्म से ये बाहर का ही करता है माता जी का महादेव जी का विष्णु का सब बाहर का ही करता है वो अंदर वाले का पिता नहीं हुआ जब तक वो अंदर वाले का पहचान महाराज जी कैसे हो ए, अंदर वाले का पहचान कैसे है वो ज्ञानी पुरुष कर सकता है ये फिर साक्षात्कार हो जाता है फिर साक्षात्कार सीधे नहीं जाएगा लेकिन वो साक्षात्कार कैसे हो महाराज जी એ સાક્ષાત્કાર કેવી રીતના થાય तो ज्ञानी पुरुष सकते हैं। ज्ञानी पुरुष के पास बहुत सब कुछ होता है फिर फिर कुछ है, दूसरा कुछ करने का ही नहीं रहता है तो साक्षात्कार हुआ तो आपने यहाँ दिन रात घना इतना उसके उसकी भक्ति होती है तो ज्ञानी की पहचान कैसे होती है ज्ञानी है कैसे माने लोग ज्ञानी की पहचान कैसे होगी कि ज्ञानी है ये माने कैसे अपने को ऐसा वो साक्षात जब सफल हो जाए तो आपने समझ जाना है कि ज्ञानी है नहीं सफल हो तो नहीं बोलना दूसरा क्या परीक्षा करना सफल हो जाए अपनी संतोष हो जाए तो समझ जाना कि वो ज्ञानी है नहीं तो अज्ञानी है समझ जाना गैस तो होना चाहिए नहीं उधार नहीं चाहिए रोकड़ा ही चाहिए हम लोग सुधार नहीं मिलता तो भी कोई ना कोई तरह हमारे इधर टाइम को टाइम साक्षात करना साक्षात्कार करने का टाइम मिलेगा वो टाइम को मिलता है खाना पीना मिलता है बाहर का भजन से मिलता है परोक्ष भक्ति है क्या होता है परोक्ष परोक्ष गया सब मनुष्य योनि जो मिलती है मनुष्य योनि ये मनुष्य योनि जो मिलती है ये भी भजन के कारण ही मिलती है क्या जो मनुष्य योनि मिलती है वो भजन के कारण मिलती है वो योनि को भजन कर सकते हैं दूसरी योनि ठीक है लेकिन ये योनि जैसे कहते हैं चौरासी लोग की योनि भोगने के बाद में ऑटोमेटिक मिलती है अपने आप मिलती है चौरासी लाख योनि गिरने के बाद ऑटोमेटिक अपने आप मिलती है मनुष्य योनि हाँ, भजन वाली बात कर रही है फिर फिर फिर इधर आया का बाद फिर वो कौन सा कर्म से जाता है अधोगति में जाता है ऊर्धो गति में जाता है और मोक्ष गति में जाता है इधर मनुष्य में आया है साथ कर्म लगता है वहाँ तक कर्म लगता है એમનું કહેવું એમ છે જેની મેળે જ મનુષ્ય ગતિ આવતી હોય તો પછી આ ભજન ભજન કરવાની ક્યાં રહી एक दफे मनुष्य फिर ऐसे आता है फिर दूसरे दफे को जैसा काम किया खराब काम किया पर पा- पा- पात्रता का काम किया तो पशु योनि में चला जाता है और दैवी काम किया तो देव गति में जाता है और बुरा अच्छा दोनों मिक्सर किया तो मनुष्य में मिलता है समझे न? कैसा काम करता है फायदा तो ऐसे ही मिलता है से मिलता है कहने का मतलब ये है कि अगर फिर अच्छे काम करते रहे तो फिर मनुष्य होनी ही मिलती रहती है जब तक हो जाए मनुष्य जरूर हो जाए जिसको किसी का अर्हत का लेने का विचार नहीं है अर्हत अनहट का भोगने का भोग करने के लिए विचार नहीं है और दूसरे का कुछ लेने का विचार नहीं है वो उसकी पाठकता नहीं है आप समझो तो मानव धर्म पूरा होना चाहिए पूरा तो नहीं हो सकता है मतलब थोड़ा थोड़ा भी होना चाहिए जिससे थोड़ी मानव सौ और किसका पैसा ले लो किधर से जगह कर दो किधर से जमा कर दो ऐसा विचार हो गया एकदम पाँच पशु आदमी चले जाता है ऐसा विचार तो कभी कभी करता ही नहीं कोई महाराज जी ऐसे विचार करने वाले हैं आजकल तो अच्छा विचार करने वाले कोई दो चार परसेंट मिलेंगे એવા જ વિચાર કરવા વધારે આવા સા- સારા વિચાર કરવા તો બે ચાર પર્સન્ટ જ હશે वो तो कहिए बल्कि हजारों में से लाखों में से एक दो मिलेगा गलियों गलियों में ऐसा ही होता है मनुष्य लोग सब लोग ज्यादा लोग मनुष्य लोग जानवर का नहीं जाता है जानवर इधर आता है आपके सामने कैसे हाँ कर दो इसके लिए हम बोलता है ना कि हमको बिल्कुल साक्षात कराए करे करेंगे फिर आपने अपने को तुम्हारी जिम्मेदारी नहीं है कर्म की जिम्मेदारी तुम्हारी नहीं जहाँ तक तुम मानता है कर्म करता है वहाँ तक जिम्मेदारी है साक्षात्कार हो गया अगर करता नहीं तो फिर जिम्मेदारी नहीं શ્રેણી કોઈ કાળે ઉત્પન્ન થઈ નથી ને આ શ્રેણી મોક્ષમાં લઈ જાય એવી શ્રેણી શ્રેણી મારી કહેવાય શું કહેવાય ભગવાન શું કહે ભાઈએ શ્રેણી મારી એ શ્રેણી મારી ત્યાંથી પૂરું થતા સુધી શ્રેણી મોક્ષમાં લઈ જનારી શ્રેણી શ્રેણીઓ બહુ પ્રકારની હોય મોક્ષે લઈ જનારી શ્રેણી જુદી છે એને શ્રેણી મારી કે છે હવે પણ કંઈક લોકો દેખાય છે આ દેશથી હવે આપણા માણસમાં માં નિકાલ ના કાઢે ગમે જે ભાવ છે ના કાઢે સમજે કે મારો ભાવ એક જ છે પણ આપણા મહાત્મા ના ના આ તો ક્યારે ભાવ ઉતરવા માટે કાલ જોઈએ શેર કરેલો તમે એક પણ ચકડ્યું હોય છે તેલ પર બેઠેલા કોઈ વખત પેલો ચંદો હોય તેલ પર બેહો તાર કશું ના હોય વિચારતી વખતે કે શા ફરી એ <laughs> તો તમે આત્મા ભેદ જુદો આત્મા જુદો બીજી અને બ્રહ્મ સંબંધ જોડે સંબંધ બાંધવા માટેનો બે એક જ એક અલગ અલગ વસ્તુ છે બ્રહ્મ સંબંધ કોને કહો છો તમે બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ કહું સંબંધ થયો ત્યાંથી આત્મા થયો શુદ્ધાત્મા થયો સંબંધ થયો ત્યાંથી શુદ્ધાત્મા થયો દ્રષ્ટિ મળી નથી એ બધી શુદ્ધ થઈ ગઈ શું કહ્યું દ્રષ્ટિ મળી નથી એટલે દ્રષ્ટિ શુદ્ધ થઈ ગઈ દ્રષ્ટિ શુદ્ધ થઈ એટલે દેખાય શુદ્ધ બધું બીજું બધું ભૂલ નથી બહુ લાગી દાદા તમારા અત્યારે બીજું કોઈ મને દેખાતું નથી ખરેખર તમારા સિવાય મને જગતમાં કાંઈ દેખાતું નથી એટલું જ કરવાનું છે કરવાનું છે જ એટલું કે દાદા સિવાય કંઈ ના દેખાય એટલું કાંઈ છે જ નહીં મને કાંઈ દેખાતું ઉઠતા બેસતા અરે મારી પ્રાણવાયુ દાદા ભગવાન છે કાર્બન ડાયોક્સાઇડ પ્રાણવાયુ દાદા ભગવાન છે હવે એને આત્માનો વિરોધ કર્યો છે શું કહ્યું એ પોતાના આત્માનો વિરોધ છે શું કહ્યું એ વિરોધ બેરોધ કરી શું શ્રદ્ધામાં તો બેઠેલું